તેમાં જરાય ન મળે જૂઠ તારીખ ચૌદ આઠની રાત્રે ગુજરાત મેલના ટિકિટ ચેકર શ્રી અશ્વિનભાઈ સિંગલ સ્વામીશ્રી પાસે આવ્યા ત્યારે અત્યંત ભાવ વિભોર હતા તેઓની આ સ્થિતિની પાર્શ્વભૂમિકામાં રહેલી એક રાત્રિ તે રાત્રે મુંબઈથી ઉપડેલો ગુજરાત મેલ ધસમસતા પ્રવાહની જેમ અમદાવાદ ભણી ગતિ કરી રહેલો તેના દ્વિતીય દરજ્જાના એસી ડબ્બામાં બેઠેલી ચાર પાંચ વ્યક્તિઓ વેશથી આધુનિક પણ વાતચીતથી નાસ્તિક જણાઈ રહેલી વિકૃત આનંદ અને સસ્તી લોકપ્રિયતા મેળવવા માટે આજકાલ કહેવાતા બૌદ્ધિકોમાં ભારતના સંતો તથા સંસ્કૃતિને ભાંડવાની એક ફેશન ચાલી છે આવી જમાતના લોકો ભારે પૂર્વગ્રહ ઊણો અનુભવ અપૂરતું અવલોકન અને ઘુવડના કુળનો ઘમંડ આ ચંદરવા તળે બેસીને કોકને કોક સંત સંન્યાસી મઠ મંદિર કે રીત રિવાજ પર આક્ષેપોના અગનગોળા ફેંકતા જ રહે છે ગુજરાત મેલમાં પ્રવાસ કરી રહેલી પેલી ચાર પાંચ વ્યક્તિઓ પણ આ કુટેવનો શિકાર બની એક પછી એક ઘણા સાધુ સંતોને નિશાન બનાવતી હતી જે તે ધર્માચાર્યના દોષ દૂષણ પર મુક્તપણે મંતવ્યો આપી ખંધા હાસ્ય વેરતા જતા તેઓની આ ઠઠ્ઠાબાજીને ટિકિટ ચેકર શ્રી સિંઘલ પોતાનું કામકાજ કરતા કરતા ધ્યાનપૂર્વક સાંભળી રહેલા આ સમયે પેલી નાસ્તિકોની ટોળીમાંથી કોક જ્યાં પ્રમુખ સ્વામી મહારાજ એમ બોલ્યું ત્યાં જ સૌ હોઠ સિવાય ગયા હોય તેમ ચૂપ થઈ ગયા અત્યાર સુધી બેફામ બકવાસ કરતા તેઓ પૈકીના એકે તો કહ્યું પણ ખરું કે પ્રમુખ સ્વામીની વાત ન થાય એ તો કંઈક જુદી જ વાતના પુરુષ છે આ અનુભવ જાણે એ સૌ નાસ્તિકોનો હોય તેમ સ્વામીશ્રી વિશે કોઈ કુત્સિત શબ્દ ન બોલ્યું આખો ઘટનાક્રમ પેલા ટિકિટ ચેકરે ઝીણી નજરે જોયો તેથી આશ્ચર્ય અનુભવતા તેઓ પેલા ખણખોદિયા મુસાફરોને પૂછી બેઠા તમારામાંથી કોઈએ પ્રમુખ સ્વામીના દર્શન કર્યા છે કોઈ એમને રૂબરૂ મળ્યા છો ત્યારે બધા નાસ્તિકોના મસ્તક નકારમાં હલતા જોઈ ટિકિટ ચેકરનું આશ્ચર્ય બેવડાયું તેઓને થયું પ્રમુખ સ્વામીને જોયા વિના પણ તેઓની પવિત્રતા વિશે આ અધર્મીઓનો એક મત પડે છે તો એ સંત કેવા હશે અને આ કુતૂહલ તેઓએ પોતાના સાથીદારો શ્રી રાવલ શ્રી પુરબિયા વગેરેને પણ જણાવ્યું અને પોતે તો ટ્રેન અમદાવાદ પહોંચતા જ સ્ટેશનેથી સીધા આપણા મંદિરે દોડી આવ્યા અહીં તે વખતે સ્વામીશ્રી તો નહોતા પણ શ્રી સિંઘલ સંતોને મળેલા તેઓના વિનય વર્તાવ અને મંદિરની શાંતિ સ્વચ્છતા આ ટિકિટ ચેકરને ઘણા જ સ્પર્શી ગયેલા તેથી તે જ ઘડીએ તેઓ મનોમન સ્વામીશ્રીનું શિષ્યત્વ સ્વીકારી કંઠી પહેરીને ઘેર પહોંચેલા સ્વામીશ્રીનો આ પરોક્ષ અનુભવ ધરાવતા આ ટિકિટ ચેકર આજે અત્યંત ભાવ વિભોર હતા તેઓ તેમાં જરાય ન મળે જૂઠ જેવા સ્વામીશ્રીના પ્રત્યક્ષ દર્શન પામી કંઈક આગવા ગૌરવનો અનુભવ કરી રહ્યા ગુરુ પરાયણ વિચાર સરણી તારીખ સોળ આઠની સવારે મંદિરમાં દર્શન કરી સ્વામીશ્રી શાસ્ત્રીજી મહારાજની દેરીએ પધાર્યા ત્યારે અહીં જૂના હરિભક્ત શ્રી મણિભાઈ બ્રહ્મભટ્ટે પહોંચ બતાવતા કહ્યું બાપા મેં હજાર રૂપિયા ભેટમાં લખાવ્યા છે હવે મહાપૂજા લખાવવાની ઈચ્છા છે તો કેટલી કરાવું શ્રાવણ માસ છે તો એક મહિનાની કરાવો આમ જણાવી સ્વામીશ્રીએ પૂછ્યું મહાપૂજા ક્યાં કરાવવી છે આપની જ્યાં ઈચ્છા હોય ત્યાં અહીં અમદાવાદમાં લખાવજો આટલું કહી આગળ વધેલા સ્વામીશ્રીએ થોડા ડગલા ચાલ્યા ત્યાં જ પેલા હરિભક્તને પાછા બોલાવી કહ્યું મહાપૂજા ગોંડલ લખાવજો જોગી મહારાજ શ્રાવણ માસની મહાપૂજા અહીંથી ગોંડલ મોકલતા જોગી મહારાજ રાજી થશે ગુરુનો રાજીપો એ જ સ્વામીશ્રીના પ્રત્યેક વિચાર અને વર્તણૂકમાં મુખ્ય રહેતો આવા ગુરુપરાયણ તેઓ તારીખ સત્તર આઠની સાંજે કિશોરોએ રજૂ કરેલો કાર્યક્રમ જોઈ બોલી ઉઠ્યા જોગી મહારાજ અતિશય રાજી થાય એવો પ્રોગ્રામ હતો તેમાં નિયમ ધર્મની દ્રઢતા સત્સંગની દ્રઢતા અને ભગવાન તથા સંતને રાજી કરવાની તમન્નાની સારી રજૂઆત કરી આવા કિશોરો જોગી મહારાજની ઈચ્છા છે તો આખા ભારતમાં અને પરદેશની અંદર પણ થઈ જશે આ આર્શવાણી ઉચ્ચારી ઉતારે પધારેલા સ્વામીશ્રીને મળવા તારીખ વીસ આઠની બપોરે ટપાલ ખાતાના વરિષ્ઠ અધિક્ષક શ્રી જોશી આવ્યા તેઓએ આવતા વેત પૂર્વ સ્મૃતિ વાગોળી કે છવ્વીસ વર્ષ પહેલાં નાની બોરુ ગામમાં હું આપના દર્શને આવેલો રાતનો સમય હતો આપ માળા ફેરવતા હતા તે વખતે મેં આપને પ્રશ્ન પૂછેલો કે તમે આવા નાનકડા ગામમાં કેમ ફરો છો છવ્વીસ વર્ષ પહેલાંના એ દર્શન આજે પણ મને બરાબર યાદ છે સ્વામીશ્રીની અલ્પ ઝાંખી પણ વર્ષો સુધી મન પર કબજો જમાવી રાખતી તેઓના સ્વરૂપની આ તે કેવી દિવ્યતા તે અનુભવી ઓળગોળ થઈ ઉઠેલા સુપ્રસિદ્ધ તસવીરકાર શ્રી ઝવેરીલાલ મહેતા પણ આજની બપોરે સ્વામીશ્રીનો હાથ પકડી લઈ બોલવા લાગ્યા બાળકને માતાનો ખોળો ખૂંદતા જે પ્રેમની લાગણી થાય એવી લાગણી એવો પ્રેમ આપની પાસે આવતા અનુભવાય છે આશીર્વાદની તાકાત તારીખ એકવીસ આઠની સવારે સ્વામીશ્રી ટ્રેડમિલ મશીન પર ભ્રમણ કરી રહેલા ત્યારે વંચાતા પુસ્તકમાં સંપ્રદાયના વિરોધી એક ભગવાધારી વિદ્વાનની વાત આવી આ ટીકાકારે યોગીજી મહારાજે ખેડેલા વિદેશ પ્રવાસની નિંદા કરતા સુરતમાં કોઈને કહ્યું હતું કે લંડનમાં જઈ જોગીએ શું કાંદો કાઢ્યો આ વિગત વંચાતા જ હસી પડેલા સ્વામીશ્રી બોલ્યા એમને દ્વેષ ભાવે પણ અક્ષર પુરુષોત્તમ ને શાસ્ત્રીજી મહારાજ યોગીજી મહારાજનું ભજન થયું એટલે એમનું કલ્યાણ તો થશે સ્વામીશ્રીની કેવી ઉદાર ભાવના આવા દયા સિંધુ દોષરહિત તેઓના સાનિધ્યમાં તારીખ બાવીસ આઠના રોજ રક્ષાબંધન પર્વ ઉજવાઈ રહેલું આ પ્રસંગે આવી પહોંચેલા મુખ્યમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે પૂજ્ય પ્રમુખ સ્વામીના આશીર્વાદ સંસ્કૃતિની રક્ષાની તાકાત આપે છે જીવન જીવવાની તાકાત આપે છે સત્ય માટે જીવવા અને મરવાની તાકાત આપે છે એ વાત સાચી છે કે આશીર્વાદ છે એટલે ઊભા છીએ આશીર્વાદ છે માટે ટક્યા છીએ આ સ્વાનુભવ હજારો સભાસદોને વેચી શ્રી મોદી અહીં મંદિરમાં જ મહાપ્રસાદ લઈ પુનઃ સ્વામીશ્રીને મળવા દોડી આવ્યા આ સમયે થયેલા વાર્તાલાપમાં તેઓએ પોતાની સાથે બનેલી એક ઘટનાનો ઉલ્લેખ કરતા સ્વામીશ્રીને કહ્યું ડૉક્ટર અબ્દુલ કલામ રાષ્ટ્રપતિ થયા બાદ હું તેઓને અભિનંદન આપવા દિલ્હી ગયેલો હું ગુજરાતમાંથી આવું છું એ ખબર પડતા તેઓ પોતાના હાથમાં એક છબી લઈને મારી પાસે આવ્યા મેં જોયું તો દિલ્હીમાં તેઓ આપની મુલાકાતે આવેલા એ વખતની એ છબી હતી આપના પ્રત્યે એમને કેવી લાગણી અને આદર છે તે જોવા મળ્યું તેઓ ગુજરાત આવ્યા ત્યારે એમના મનમાં નક્કી જ હતું કે આપને મળવું મુખ્યમંત્રીએ વર્ણવેલી આ છબી કથામાંથી સ્વામીશ્રીની તેજસ્વી તસવીર ઉભરી આવી કુટુંબ ધર્મની કેળવણી તારીખ ચોવીસ આઠની સાયમ સભામાં પારિવારિક વિખવાદને વણી લેતા એક પ્રહસનની પ્રસ્તુતિ બાદ સ્વામીશ્રીને પ્રશ્ન પૂછાયો કે પિતા પુત્ર વચ્ચેનું અંતર કેવી રીતે દૂર થાય આ સાર્વજનિક સમસ્યાનો ઉકેલ બતાવતા સ્વામીશ્રીએ કહ્યું એકબીજાનું મમત્વ મૂકી દેવાય તો ભેગા થઈ જવાય છોકરાને ભણાવવો છે એવો આગ્રહ બાપને હોય પણ છોકરાને એટલી બધી ઈચ્છા ન હોય તેમાં તમે આગ્રહ કરો એટલે છોકરાનું મન ખરાબ થાય કે ન થાય તમારે ડૉક્ટર કરવો છે ને એને એન્જિનિયર થવું છે કે બીજી લાઈન લેવી છે તો પછી બાપે થોડું સમજવા પ્રયત્ન કરવો જોઈએ કે આપણે બે વખત કહ્યું હવે એની રુચિ નથી તો બીજી લાઈનમાં પણ એ સારો થશે આમ એની પુષ્ટિ કરવી જોઈએ બાળકોને પણ ઘણીવાર એવી મહત્વાકાંક્ષા હોય છે કે હું ભણું છું તો મને મોટરસાયકલ જોઈએ પણ બાપની પરિસ્થિતિ જોવી જોઈએ જો તે બરાબર ના હોય તો બસમાં એ જઈ શકીએ અગર પગે ચાલીને પણ જવું પડે છોકરાએ પણ વિચાર કરવો જોઈએ કે આર્થિક રીતે બાપને વધારે બોજો ન થાય બાપ બિચારો મહેનત કરીને કમાતો હોય એમાં છોકરો મોજ શોખની અંદર ચઢી જાય તો એ સારું નથી બાળકે સમજવું જોઈએ કે મા બાપ કંઈક વાત કરતા હોય તો એને ધ્યાનમાં લેવા જેવી ખરી ઘરની અંદર પતિ પત્નીના ઝઘડા છે એ પણ છોકરા પર ખોટા સંસ્કાર પાડે છે છોકરા એની અંદર મૂંઝાય છે કેટલાક તો ફરિયાદ લઈને મારી પાસે આવે છે કે મારા મા બાપ ઝઘડતા હોય તેથી મારો અભ્યાસ બગડે છે આંસુ પડી જાય છે છોકરાની આંખમાંથી એટલે આપણે બધા દરરોજ એક બે ત્રણ વખત ભેગા થઈએ તો મન ભેગા થાય કથા વાર્તા કીર્તન જો કરો તો પણ મન ભેગું રહે મન ભેગા થાય એટલે એકબીજાને સમજી શકાય તો એમાંથી સારું પરિણામ પ્રાપ્ત થાય સ્વામીશ્રીએ આપેલી આ કુટુંબ ધર્મની કેળવણી કાયમી છે નર્મદા નીરના વધામણા તારીખ છવ્વીસ આઠની સવારે શહેરના નારણપુરા વિસ્તારમાં પધરામણીએ જવા નીકળેલા સ્વામીશ્રી સુભાષ બ્રિજ પર આવ્યા ત્યારે તેઓએ ગાડીને ધીમી પડાવી બાજુમાં લેવડાવી અહીંથી પ્રાસાદિક પુષ્પોને સાબરમતીમાં પધરાવવાની તેઓની ઈચ્છા હતી પરંતુ ફૂટપાથ અને રસ્તા વચ્ચે ઊભેલી ઊંચી પાળીને કારણે મોટર અને પુલના કઠેડા વચ્ચે ઘણું છેટું રહી જતા ગાડીમાં બેઠા બેઠા ફૂલો પધરાવાનો મેળ ન પડ્યો તેથી સ્વામીશ્રીએ ફૂટપાથ પરથી પસાર થતા એક યુવાનને હાથના ઈશારે નજીક બોલાવી કહ્યું આ ફૂલ નદીમાં પધરાવી દો ને પરંતુ શ્રીજી મહારાજની પ્રસાદીભૂત સાબરમતીમાં હવે નર્મદાના નીર ઉમેરાતા તે બે કાંઠે વહેતી થયેલી તે જોઈ સ્વામીશ્રીનું હૈયું હરખના હિલોળા લઈ રહેલું તેથી પધરામણીએથી પરત ફરતા તો તેઓ સુભાષ બ્રિજ પર ગાડી એક કોરે લેવડાવી નીચે જ ઉતરી પડ્યા અને ફૂટપાથ તથા રસ્તા વચ્ચેની પાળીને સંતોના ટેકે ઓળંગી પુલની પાળે આવી ઊભા રહ્યા અહીં તેઓએ હાથમાં પુષ્પો રાખી સંતો પાસે શાંતિપાઠ ગવડાવ્યો તેના અંતે ઉત્સાહભેર પરંપરાનો જૈનાદ કરતા સ્વામીશ્રીએ પુષ્પો પધરાવી નર્મદા નીરને વધાવ્યા આ જ રીતે તારીખ અઠ્યાવીસ આઠના રોજ અમદાવાદથી ગાંધીનગર જતા વચ્ચે આવેલી નર્મદા નહેરના બ્રિજ પર પણ ગાડી થોભાવી સ્વામીશ્રીએ નહેરમાં પુષ્પો પધરાવ્યા તે સાથે તેઓએ શ્રીફળ વધેરાવી તેનું જળ અને શ્રીફળે નહેરમાં પધરાવતા સંકલ્પ કર્યો કે જય મહારાજ અખંડ પાણી વહ્યા જ કરે ઠેઠ સૌરાષ્ટ્ર કચ્છ સુધી પાણી પહોંચે આમ ગુજરાતનું જળ સંકટ નિવારવા અહર્નિશ મંડેલા સ્વામીશ્રીના વરદસ્તે આજની સાંજે સાબરમતીમાં નર્મદાના જળ પ્રવેશનો દબદબાભર્યો કાર્યક્રમ યોજાયેલો રાજ્યના મુખ્યમંત્રી સહિત શહેરના અગ્રણીઓની ઈચ્છા હતી કે સ્વામીશ્રીના કરકમળો દ્વારા સાબરમતીમાં ઠલવાયેલા નર્મદાના નીરનું પૂજન થાય તે દ્વારા સૌ નર્મદા યોજનાની સફળતા માટે સ્વામીશ્રીએ કરેલા ભગીરથ પુરુષાર્થને પણ અંજલિ આપવા ઈચ્છતા હતા આ લોક લાગણીને વશ થઈ સ્વામીશ્રી જ્યારે એલિસ બ્રિજની નીચે જઈ પહોંચ્યા ત્યારે ગુજરાતના માન્યવર મંત્રીઓએ તેઓનું ઉષ્માભેર સ્વાગત કર્યું તેઓથી દોરાતા સ્વામીશ્રી પુષ્પશેરોથી અલંકૃત નૌકામાં બિરાજ્યા ત્યાં જ થોડી વારમાં શ્રી નરેન્દ્ર મોદી પણ આવી ગયા તેઓએ નાવમાં સ્થાન લેતા હોડી સાબરમતીના જળ પર સરકવા લાગી અને પુલની નજીક નદીના મધ્ય ભાગમાં જઈ ઊભી રહી આ ક્ષણને નદી કાંઠે અને પુલ ઉપર ઉભરાતી માનવ મેદનીએ હર્ષોલ્લાસથી વધાવી લીધી આ જયઘોષ ઝીલતા સ્વામીશ્રીએ ઠાકોરજીના પૂજન બાદ તામ્ર કળશમાં ભરેલા નર્મદાના જળની પૂજા કરી નર્મદા મૈયાની આરતી પણ ઉતારી તે જ વખતે સાબરમતી પર ઊભેલા તત્કાલીન ચારેય બ્રિજના કિનારે એકઠા થયેલા નગરજનોએ હજારો દીવડા નદીમાં તરતા મૂક્યા આ હૃદયંગમ દ્રશ્યને વધાવતા એલિસ બ્રિજના એક ખૂણે આતશબાજી ગરજવા માંડી ઘેરા અંધકારમાં આકાશને ઝગમગાવતી આ રોશની તળે નર્મદે સર્વદેના બુલંદ નારા પડઘાઈ રહ્યા સાબરમતીની જેમ કર્ણાવતીના રહીશોની આનંદોર્મીએ પણ આજે માઝા મૂકી હતી એ તરંગો પર જ જાણે સ્વામીશ્રીની નૌકા સરતી હોય તેમ તેને નહેરુ બ્રિજ સુધી હંકારવામાં આવી અહીં પણ એકત્રિત થઈ ગયેલો અભૂતપૂર્વ જનસમુદાય નર્મદા મૈયા અને સ્વામીશ્રીનો જય જયકાર કરી રહ્યો આ અભિવાદન સ્વીકારી નૌકાને પુનઃ જળના મધ્યમાં ઊભી રખાય તે વખતે પુલ પર ચમકતી સોડિયમ લાઇટ્સ અને નૌકામાં મૂકેલી હેલોજનથી દૂર દૂર ઊભેલા શહેરીજનો પણ સુખપૂર્વક સ્વામીશ્રીની ઝાંખી મેળવી રહ્યા આ સમયે નર્મદાના જળ વડે ઠાકોરજીને સ્નાન કરાવી સ્વામીશ્રીએ સાથે બેઠેલા મુખ્યમંત્રી તેમજ અન્ય મંત્રીઓને પણ આ સ્નાન વિધિનો લાભ અપાવ્યો ત્યારબાદ તે પ્રાસાદિક જળ સૌના મસ્તકે ચડાવતા સ્વામીશ્રીએ સ્વયં પણ પાગ ઉતારી પોતાના શિરે નર્મદાનું નીર ઝીલ્યું તે પછી તેઓએ પ્રાસાદિક જળ ભરેલું પાત્ર મુખ્યમંત્રીને આપ્યું તે શ્રી મોદીએ ઊભા થઈ બંને હાથ ઊંચા રાખી નદીમાં ઠાલવતા ઠાકોરજીના પ્રસાદીભૂત જળ નર્મદાના નીર અને સાબરમતીના સલીલનો ત્રિવેણી સંગમ સર્જાઈ ગયો તેમાં પોતાની અમૃતધારા ભેળવતા સ્વામીશ્રી હાથમાં માઇક પકડી બોલ્યા ગુજરાતની પ્રજાએ કોઈ પણ નાત જાત કે ધર્મના ભેદ વગર સાથે મળીને આ કાર્ય કર્યું છે અમારા ગુરુ પૂજ્ય યોગીજી મહારાજના દિલની અંદર પણ આ કાર્ય માટે ખૂબ જ ભાવના હતી આજે એ સંકલ્પ પૂરો થતાં અમને પણ આનંદ થાય છે વહેલું મોડું આપણને આ ફળ મળ્યું છે તો ભગવાનને પ્રાર્થના કરીએ કે નર્મદાના નીર કાયમને માટે ગુજરાતના ઘેર ઘેર પહોંચતા રહે આ પાણીથી આપણું ગુજરાત સમૃદ્ધ બને આ કાર્યમાં જે કંઈ બાકી છે તે વહેલામાં વહેલી તકે પૂરું થઈ જાય અને આ પાણી પશુ પંખી જીવજંતુ બધાને મળે કોઈ દુઃખી ન થાય એ માટે ભગવાનને પ્રાર્થના અવની આકાશમાં સર્વત્ર ફરી વળેલા આ આશીર્વાદ વહાવી સ્વામીશ્રી વિદાય થયા ત્યારે કર્ણાવતીમાં આનંદ વાધ્યો અતિ ઘેર ઘેરનું દ્રશ્ય સર્જાઈ રહ્યું